કરજો કરતો હજી બંધ કરજો પેલા સારા લાગે બીજી બધા આવે કંટાળો હા થઈ જાય બંધન થઈ જાય હા આવે એટલે સારા લાગે છે ખરાબ લાગે આવે બરાબર સમય પડે છે આ ડિગ્રી ની વાત તમે કરી બરાબર જ છે અમુક ડિગ્રીઓ તો જ ખબર પડે અને જેવી ડિગ્રી તેવી વાત બસો સિત્તેર ની તો બસો સિત્તેર જેવી વાત કરવી પડે નેવું સાથે નેવી જેવી વાત કરવી પડે તો જ છોડ પડે સમાન સમજ ના હોય એમ કોઈ વાતચીત કરીએ અને પછી તેને ત્યાંથી એને એમ ના કેમ નહીં સમજતો મૂર્ખો છું એવું નથી એવું કહેવાના વખત હતા એટલે અજવાણી કે મારી ભૂલ થાય એવું કહેવાના વખત જ કેમ આવે એટલે હું શું કરું મારી ઘરથી વાત કરી છે ઘરથી ઘણો દૂર છે બહુ નજીક છે બરાબર હા એને ના પૂછતી આ કારણ એની શક્તિ નથી આ ઊંચે ચડવાની હજી ગયેલો છે અને મારે નીકળતો શક્ય છે નીકળતા આવી નીકળવા માટે સભ્ય એવું એટલે જેમ કે સભ્ય એવો જ એટલે અમે પોલિયો મૂક્યો શું પોલિયો ક્યાં પોલીસ એ થોડા થોડા ઊંધી નથી પણ આઠ વર્ષ બીજો અંદર ખર્ચો જ ઓછો થાય વીસ વર્ષ પણ હિન્દી આવે ને પંપ નાખે ના તોડી નાખે તોડી નાખે તોડી નાખે બીજું બીજું આપણું છે નહીં પડે ખુલ્લી મૂકવી પડે બાબુ કાઉન્ટર ખોલી કાઉન્ટર ખોલી હંસાબેન એવો બિઝનેસ હા દૂધ નીકળતું હોય તો પેલી દહીમાં દૂધ નીકળશે દહીં ની વાત તાજી શું આવે સમજાય દેખાતું હોય સમજાય હા સમજ પડી દાદા મશીનરી બધા સમજે કાઉન્ટર ના કરાવેલી ત્યાં આવું તો મંદિર બહુ મોટું જબરદસ્ત કાઉન્ટર બિલ ના છોકરા જાય તૂટી એટલે શક્તિ વેડફાઈ જાય બીજી જગ્યાએ વેડફાઈ જાય અને નુકસાન થાય નુકસાન અને તે મારે લીધે થોડું નિમિત્ત નથી એટલે અમારા નિમિત્ત કોઈ દુઃખ ના થાય એ રીતે અમારા નિમિત્ત લીધે તમારા અક્કલ નથી તેમ કહ્યું કે પહેલેથી નથી આજે તેમ આજે તને ખબર પડી અમને પહેલેથી નથી એવું જાણીએ તેમને હા અમે જાણીએ છીએ કારણ કે એવું કેવું બોલે છે એને નથી મને વાંધો નહીં એવું નથી એવું તમે તમે જાણો હું સંપૂર્ણ છે બધી બધી જે વાત હા તારી છોકરો ખાધેલી તે ખબર ચોક્કસ જાણો છો તમે છોકરો ખાધેલી જાણનાર ખરેખર તમે કહ્યું નથી એટલે ઇટ હેપન ઇટ હેપન થઈ જાય છે થઈ જાય છે એને તમે માનો છો હું કરું હા એ ભૂલ ભાગવા એ ભૂલ પછી નાટકમાં બોલું નાટક એ બોલું નવી લોકો આ કેવું બોલો ડ્રામા કરો તો ડ્રામા બધી જાણતા હોય ને એવું ભરતી ન હોય ને હા હું ગુજરાતમાં જોયું સમજ પડે દાદા યાર એ તો ભ્રાંતિ ની ભાષા બોલવી જ પડે બહાર તો વ્યવહાર તરીકે જગત નાટક જ છે એટલે નાટક નાટક હા જગત પોતે ડ્રામા ઇટસેલ્ફ ભગવાન બનાવેલું ડ્રામા થઈ ગયું એ બહુ ઊંડી વાત ઊંડી વાત હા બની ગયું બનવાનું છે બનવા છે એની કોઈ ભરોસો રાખવાનો નહીં બનવાનું છે બને ત્યાર પછી બન્યા પછી બરાબર અમારી તો તૈયારી છે ગમે ત્યારે તમારી તબિયત સારી નઈ ને દાદા એટલે ચિંતા થાય થોડી અત્યારે જાય નથી જે કામ કરો છો હાથમાં પછી એટલું કામ કરો આગળ વધશે મનમાં ઉપાધિ કરી એમ ના

દાદા જોયું નમસ્કાર દીદી ધીરુભાઈ ના વાઇફ માની છે પુષ્પાબેન પુષ્પાબેન જય સચિદાન જય હવે આશીર્વાદ થી હા જય ધીરા ધીરે વાતચીત કરો મને ચાલો ભાઈ ચાલો મોટી થઈ અને પછી આપણને ફળ આપે ઓછું ખવાય એવું બરોબર નહીં ચાય તમે પીળું થઈ જાય તો બોલે ને એ ફળ કોણ આપે પવન વધારે પડતા મળીને અરજી કરે બંધ પડે સાથી બંધ તો બે ભાવમાં પડેલો ને ના ભાઈ કુદરતી જે ના જે સ્વભાવ છે નોર્માલિટી એ નોર્માલિટી તોડી મરતું મરતું પત્ર બધું વધારે ખાવા માંડ્યું કટાશ ના ખાઈ જવી વધારે ખાવા મળી કટાશ પ્રમાણસર લઈ જાય બધું બધું ખાતું શીખવું બધું બધું કર્યું આ ત્રણ કરવાથી આ બધું છે શું છે અને કડું તો અડ્યા જ નથી બીજો કઈ છે ને એમાં અડ્યા જ નથી એ રીતે તો લે જ નહીં શું થાય એવું થયું અવારવાર કર્યું એટલે એ આ બંધ પડ્યો તમે બીજી જાત કરો તમારે બીજી ગોટ થાય લેવા થાય કે આ થાય કે એ બધું ફળ આપે પછી આવડું કર્યું માટે એનો ફળ ચાકો લ્યો એટલે કામ કામ કરવાના એવું જોઈએ એવું બપોરે આરામ કરવો પડે બધું બરાબર એ મને ફળ ચાકુ પડી બરાબર અને પછી એ નિર્ધાર થશે ફળ ચાકી એટલે એમને નિર્ધાર થવા મળે સમજ ને આપણી ઈચ્છા ઓછી થઈ જાય કે આ નથી થવું આમ ત્યાં તો કંટાળ આવે બીજા થઈ જાય આ વરસ બહુ રહ્યો નથી સમજાયું ને બીજા કલર થઈ દીઘો રસ્તો ને તે ઉડી જશે તો તીખો અને ગળો એટલો છે نہیں یہ گھر گھر ات نہیں یہ کرتے જે હિસાબ ગયો ને તે હિસાબ પર અવળી જતો અવળી હિસાબ થયો તે અવળી થતો થાય બધું ઉડી જાય બરાબર એ દેખાવ થઈ ને સમજાઈ ગયું સમજાયું એવું વિચાર્યું એવું ઉકળે હા એવા ભાવથી એવા ભાવથી ચડી જાય હા પણ જમ ના પડે લોકોને દુકાન સમજણ ના પડે તમને સમજણ પછી સારું થયું હું તો સમજાય સમજાય કરું પડે નહીં એટલે એને માની લેવું પડે શું આ તમને સમજાય જેવા ભાવે વિચારે એવા જ ભાવે શું છે તમે જો ધક્કો બાજુ ચડ્યા હોય ધક્કો પછી જ્ઞાન સાંભળ્યું ધક્કો માં ઉતરે થાય મનમાં આમ જ કે ભૂલ થઈ ગઈ બધું છે અનુભવ નું આ તો અનુભવ નું છે ને વધારે નથી કોણ લખાયા પછી બધા ગરમ કરો એવું કેવું પહેરવું જોઈએ કેટલી ખાંડ કેટલી બધી જતી હશે તમે થોડું એક્સેસ તમને યાદ છે તમે હોટલ મળી કે એટલે દાદા કહેતા એ ખરું જશે મને એ મને તો સારું એ મને તો ડખો બંધ થઈ જાય તમને કેમ લાગે છે લખો થાય છે લખો થાય ને એવું અમને પડે તો બધું ફાયદો મને પણ કોલ પાડીને પછી જજો દેવું સમજાય છે હવે એ પેલું અત્યાર સુધી પેલું બાજુ મૂકી દેવાનું ને ના સમજાય એટલે બાજુ મૂકી દેવાનું ડખો થાય તો બાજુ મૂકી દેવાનું પછી પછી વાત કરીને દેવાનું હવે પોટ પાડવાનું તરત તરત બાજુ મૂકી દેવાનું સમજે કરે છે લાભ તો મળશે જ નહીં ચોક્કસ ભલે નહીં સમજે પડે પણ એટલે સમજી સમજ આવી જશે પડે છે દાદા નહીં તો પડે ઘણું સમજે છે ભૂલ દેખાય

સમજાવે તેમ તેમ ન આ જોણા આ બે રસ્તા બનાવી છે કેવું થાય આટલા ચાર રસ્તા જે લોકો આપે છે તો છે કહ્યું તમે એવું મનમાં મારી બતાવે અને આ બધા આ દિશામાં ફર્યા ત્યાંથી હવા તરફ લાગી કેટલી સ્થિર ત્યાંથી બુદ્ધિ નથી એ બુદ્ધિ વહી ગઈ નકામી ના જાય આંદોલનો એ બધા કાઢી નાખ્યું બધા એ ના થાય ના તો પ્લેન નું શું એટલે ટ્રેન નીકળ્યા બરાબર સુધી કાલે પ્રશ્નમાં જવાબ મેરે ખોટા પેલા મોડું ના દેખાય એને જેવું થઈ ગયા પુષ્પા જેવું બુદ્ધિ એની વસ્તુ આ બાર બાર બાર ના તો એ દરમિયાન એનું મને એમ થાય મારે હંગા ચોર ચોર આવું મને પાટી બાર કરે અહંકાર નો હું જ અહંકાર હું એને જ હું માન્યામાં આવતું તું દાદા હવે હવે ખબર પડી ગો આ તો આપડે નો સમજી ગયો કે એનું આવું કેવાય ના એટલે મેં તમને કહ્યું મનમાંથી કશું રાખવું નિયમ બરાબર અને હવે પૂછવું તો પૂછાય જોડે બેસીને સાંભળેલું હોય ને રોજ ને જોડે બરાબર દુકાન માં જયારે કચી વચ્ચે લઈ જાય બાટલા બાટલા બધા લઈ જાય રહેવા દે એટલે બીજા કશે મારે તો કચ્છે લાવવા જોયા આવ્યા તો બધા હા હા દાદા લાવા મારું કચ્છે લાવવા તો આવ્યું પચાસ હોવું જોઈએ શું કહ્યું હા પેલા દક્ષાબેન પૂછે છે કે એમને અહીંયા અહીંયા આગળ બધા મહાત્માઓ ભેગા થઈને દર શુક્રવારે સત્સંગ કરે છે ને બેસતા તો કે એમાં અમુક લોકોને એવું લાગે છે અમુક મહાત્માઓને એવું થાય છે કે આ સત્સંગમાં ખાલી બુદ્ધિની છણાવટ બુદ્ધિથી છણાવટ થાય છે શબ્દોની મારામારી થાય છે તો હવે ઘણાને અમુક લોકોને એવું લાગે છે કે એના કરતા આપણે ભક્તિ કરીએ સત્સંગમાં ને વખતે ને અને ખાલી વાંચન જ રાખીએ હા એ પણ છે દાદા

સામાયિક કરે બધું બોલે બોલે બોલાવે જાણવું આપણે હું શુદ્ધ આત્મા છીએ બોલે હવે આવે ના જ્ઞાન સાંભળવાનું બોલવાનું એટલે કરીએ એટલે બોલાવે કોઈ વાર સામાયિક કરાય દાદા બધા બેસીને કોક વખત ને તો કરવાનું કરવા દઈ દેવાનું એટલે જો નવરાત્રી રોજ રોજે કરવું જોઈએ બરાબર કીધું છે તેમ નાતા પ્રસ્તા રહીએ લાખો દિવસ સમાજ ચાલ્યા જ કરે દાદા નાતા પ્રસ્તા એમને અમસાન આવી બીજા બધા કામ આવી ગઈ એ તરફ જવા માટે બોલો બીજા બધા કામ શું છે રામ મોહન ભાઈ ન દસ મિનિટ પંદર મિનિટ રહ્યું એ તો સામે છે જ્યાં કશું કામ નથી સુવાનું છે પેલા થોડું કામ કરી બધાય જોવા જાય જોવાનું મેં તો રસ્તા તમારે શું જોવાનું ત્યારે આ માણસ શું કરી રહ્યા છે મન શું કર્યું બુદ્ધિ શું કર્યું વિચાર ચેત શું કર્યું વિચાર અહંકાર શું કર્યું સમજ ના પડે એવું થાય પોસાય નહીં દેખાય એ ભેગતા પડું કહેવાય બરાબર મન આવું આવું વિચારે છે એવું હજત દેખાય તે નાતા પડું નાતા દસતા એ આનંદ હોય આનંદ ખોરા દેવો નથી સારી ચાલે ને હજુ રહી રાખીએ પ્રોગ્રેસ વધે આત્માના જે બદના કરીએ કે હું અનંત જ્ઞાન વાળો છું અનંત શક્તિ વાળો અનંત દર્શન વાળો અનંત સુખ નું ધામ અને બીજા ગુણો તો એનાથી જ્ઞાતા દ્રષ્ટા પણ વધારે મજબૂત થતું જાય કે જ્ઞાતા દ્રષ્ટા પણ પહેલાનું જે છે તે ભજના કરવાનું એટલે પેલા શરૂઆતમાં શરૂઆતમાં છે બરાબર એટલે આ સિદ્ધાર્થમાં મજબૂત કરવા સિદ્ધાર્થમાં મજબૂત કરવા માટે હા તો બરાબર અને હેલ્થિંગ થાય બરાબર કોઈ કે મારી નથી ભાઈ પામા જગ્યાએ શું થાય બરાબર બરાબર વ્યવહાર ના કરતો કાપી ટુકડા કરું તો થાય હા હા હું અમૃત છું હા અપમાન કરે છે અપમાન કરે છે છે એને મજબૂત કરવા માટે આત્માના ગુણો સમજવા જોઈએ અપમાન કરો તો બટ એની અંદર

કોઈ બધું તમે આવતો દિવસો મનમાં સમજવાનું આપણે મનમાં નહીં આધાર ભાર કરવું પડે બધા એનો ઉપયોગ બોલવાનો થાય નહીં એનું અપમાન કોઈ કરે જવાનું ના હોય કે આપણે હું બામ પડ્યા પડ્યા પકડી જાય બરાબર પેલા પકડાય બરાબર જવું બરાબર છે દાદા એના માટે બરાબર

જેટલું Yeah, yeah, yeah. میڈیا آج ہاں۔ تمہارے شکایے میری پورے پورے آج میری پانچ ہزار બધા જોડે જ રહેવાના જોડે જ રહેવાના બધા બહાર જવાનું બહાર જવાનું બરાબર હા તમે તમે એટલે તમને દેખાય બરાબર તમને ગેર અનુભવ થાય છે થાય છે બીજા જો બી એમને બિઝનેસ કરવાનું સમજાવ્યું ایک جائے گا لیکن એવું તો વાંધો રાખે છે આપતા આજ્ઞા થઈ વાંધો આપવાનું ઇન્વેસ્ટેશન આવશે રોજ સરસ થતું દેખાય છે રોજ સારું થતું દેખાય છે કાલે દાદા ડોક્ટર ગિરીશભાઈ કેતા હતા કે દાદા ની તબિયત તો બહુ સરસ થઈ ગઈ નિરાકર જેવું લાગે છે અમે ઇન્ડિયા થી આયા હતા એના કરતા તો બહુ સરસ લાગે છે હા દાદા જે બધો કચરો હતો ને રોગ વાળો ઘરજ વાળો એ બધો ઓછો થઈ મોટો થતો જાય એક બાજુ ધપ્પા મારતો જાય આ પેલું વજન કરો એટલે હું આપણે ઓછું થશે એ બધું વજન કેટલું છે હા દાદા લીવર ઓછી કરે વેટમાં અને આ એના બધા મારા મારો દેખાવ વધતો ગયા خبر پڑے دایا جائے جانیے મોડું ના ખબર પડે ખબર પડે ત્યાંથી મોઢા ઉઠી છે એ ચકતો વજન તો આવી લોકો કઈ જ ના હોય શક્તિ સારી છે છે ઇમ્પ્રુવ ઘણી થઈ ગઈ અને તે પછી કોઈ ઉંગણા એ વખતે ના હોય પાછળ બધા ભરાતો જાય એ જોવા હા દાદા મોટા ભરાયા હતા આટલું વધારે હતું અને ભરાયા પછી શું થવું જોઈએ વજન વધવું જ જોઈએ ના બધાને શું કહા કચરો નીકળે કચરો તમે ગયું ને નિર્ગણ વજન જોયેલું એ મને કહે છે આ વસ્તુ કેમ નથી તમે પૈસા પાડો ને ઘરે ઘરે ઘરે આપડે અંદર હું જોયા કરું બાપ પાક થયા કરે અને શક્તિ ખબર પડે ને લોકો ભાવ જેને છે બધું ખબર પડે બધી કલ્પના پس جائے چوکر ہے درست ہے શું થાય રોગ વધે ને એ સમજાય હા એટલે ઘટે સમજે ને એ તંદુરસ્ત માણસ છે ને એનું વસ્તુ થોડું જ્યારે બે મહિને એક રતલ વધે અને તે તમારે નિર્ણય જોયેલી છે સમજી ગયા એ ડોક્ટર નિર્ભય કોણ બોલે પચાસ પૂછવું કારણ કે ચોવીસ જોડે છે એક ગેર આપણે દૂસરી કલ્પના કરી પામે છે આપણે મોડું જોયેલું હા તમને કેમ લાગે બરાબર છે આપડે ડાક્ટર શું કરતો હતો વધારે પૂછતો હતો વધારે આ તો બધે કલ્પના ડાક્ટર કોઈ જડે અને આ તરફ મર્યાદા કરે મેં કોઈ પહેલા વધારે હતું એ થોડું એને કશો વાંધો નહીં પડે કોઈ બોલાવું થાય છે ઘેર થાય થવા દે હું જાણું બનાવું કંટ્રોલ છે સાધન તમે સમજ પડી ને હા એટલે તમારા મનમાં જે આવે તે કાઢ્યા છો હા દાદા વગર કાંઈ જગા જઈ છે કે નહીં બંધ કહ્યું કે ભાવ તો મોટું નિમિત્ત છે બધું આટલું હતું એ આસ્તે આસ્તે જરાક રહ્યું છે એને કોઈ ધક્કો મારવા જોઈએ છે સમજાય

અને જોઈન શું પાડે હવે શું આપણે મોડી જોઈએ આપણી કલ્પનાઓ સારા રીતે વજન વધતું જાય આ વજન જરૂરી કેમ થાય વજન તો શ્વાસ ના થાય અને મોડી સભા દેખાતું હોય તો મોડું અને શક્તિ શક્તિ પર લખી હોય તો મોડું નાખી થાય તો આપણે કાંઈ સમજીએ આપણે કલ્પના કરી તો કોઈ હજાર વારમાં વધે છે વિચારી સાથે તમે કોઈ છે કોઈ દૂર હોય ત્યારે પૂછે દાદા અત્યારે હિન્દુસ્તાન માં હોય તો એ પૂછે કે દાદા હું વેગ કેટલો છે કારણ કે તમારો ચેલો જોવા ના મળે સમજી જાય ગયા ગયા ગયા ગયા